ફરિયાદી જ ગુનેગાર પહેલું ફરિયાદ કરવા કોણ આવે કળયુગમાં તો ગુનેગાર હોય તે જ પહેલો ફરિયાદ કરવા આવે અને સતયુગમાં જે સાચો હોય તે પહેલાં ફરિયાદ કરવા આવે આ કળયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી બાપા પાસે જાય ને કહે બાપા આ બાબાએ મને આમ આમ કહ્યું તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાય ને બાબાને કહે કે હે અહીંયા આમ કેમ કર્યું લે બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછ બેબીની વાતનો પડઘો શો હતો અને કેમ બેબીએ ફરિયાદ કરીને બાબાએ કેમ ફરિયાદ ના કરી બાબાએ શું કર્યું હતું આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે પાછો તે કહે કે હું જરા કાનનો કાચો તે ભૂલ થઈ ગઈ આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી ઘરમાં બધી વાતો થાય અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે માટે આપણી ભૂલ પકડાઈ જશે આ જગતમાં આપણે ખુલાસો જ કરવાનો ના હોય ગુનેગારને જ ખુલાસા કરવાના હોય ખુલાસા આપવાના હોય આ જગતમાં બધાને આર્બિટ્રેટર થવું છે હું કોઈ આર્બિટ્રેટર પેશવા જ ના દઉં આ જગતમાં ક્યારેય પણ આનાથી નવી જાતનું થવાનું નથી કાદવ તો કહે છે તને ગમતું હોય તો હાથ ગાલજે તારે હાથ ધોવા જવું પડશે આપણે તો આપણી જ નાળ જોવાની છે આપણો કોઈ આર્બિટ્રેટર થાય તેવો સ્કોપ જ ના આપીએ આ તો આખો દાડો મારું ને તારું મારું ને તારું કર્યા કરે છે અને એમાં પોતે જરાય જોડે લઈ જતો નથી બીજા જન્મમાં કઈ કઈ ચીજો જોડે લઈ જવાના તમે અહીં કોઈની જોડે ઝઘડો કર્યો તે ગૂંચો જોડે લઈ જવાની કોઈને દાન આપ્યું તે જોડે લઈ જવાનું અને અહંકાર તો જોડે જ લઈ જવાનો આ બધી ગૂંચોનો માલિક અહંકાર તે તો જોડે જ રહેવાનો ક્રોધ માન માયા લોભને અહંકાર તો જોડે જ આવે